કરીએ આગળ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય છે આના પહેલા ચોથા અધ્યાયમાં જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એનું નિરૂપણ જોયું સંન્યાસમ કર્મયોગંચ શ્રીકૃષ્ણોક્તમ ધનંજય શ્રુવા સંશયમાપન્ન પુનઃ પ્રશ્ન ચકાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગમાં એ વાત કહી કે કર્મ એવું હોવું જોઈએ કે જેમાં ફલાશા ન હોય આસક્તિ રહિત હોય અને સંન્યાસ એ જાતનો હોવો જોઈએ કે જેમાં નિયત કર્મોનો ત્યાગ ન હોય તો એ બંનેને સાથે રાખીને સાંખ્ય યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ અને એ પ્રકારનું સમજદારી સમજદારીપૂર્વકનું સાંખ્ય યોગનું અનુષ્ઠાન છે એ જ્ઞાનપૂર્વકનું એ યોગ્ય દ્રષ્ટિ છે કર્મના સંબંધમાં અને કર્મ ત્યાગના સંદર્ભમાં હવે આ જે અધ્યાય છે એ સંન્યાસ યોગ એ નામથી પ્રસિદ્ધ છે ઉપક્રમની કારિકામાં વ્યાખ્યાકાર કહી રહ્યા છે કે સંન્યાસમ કર્મયોગંચ શ્રી કૃષ્ણોક્તમ ધનંજય ધનંજય અર્જુનને ભગવાને શ્રી કૃષ્ણે સંન્યાસ અને કર્મયોગ પણ કહ્યો શ્રુત્વા સંશયમાપન્ન એને સાંભળીને અર્જુન સંશયમાં પડી ગયા એટલે પુનઃ પ્રશ્નમ ચકાર એમણે ફરીથી પ્રશ્ન કર્યો આરંભમાં અર્જુનના પ્રશ્ન છે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગંચ શંસસી યચ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહી સુનિશ્ચિતમ એકવાર તમે સંન્યાસ કયો કર્મોનો એટલે કર્મફળનો ત્યાગ ફરીથી તમે પુનર્યોગંચ યોગ પણ કહ્યો અર્થાત કર્મયોગ તો એના કારણે મારા મનમાં સંશય થઈ ગયો યત શ્રેય એકમ આ બંનેમાંથી જે એકને કરવાથી મારું શ્રેય થાય તન્મે બ્રુહિ સુનિશ્ચિતમ એ મને નક્કી કરીને કહો આના પહેલા પણ આપણે એ વાત જોઈ ગયા છીએ કે અમૃત કાર છે એમની વ્યાખ્યાન શૈલી વિલક્ષણ છે એટલે પ્રચલિત જે અર્થો છે ગીતાના એનાથી વિલક્ષણ શૈલીથી પોતે અર્થ નિરૂપણ કરે છે અને એવું કરવા પાછળનું જે પ્રબલ કારણ એ અર્જુનનો પુષ્ટિભક્ત હોવું એટલે પ્રચલિત અર્થમાં એ ભક્તિનો સંદર્ભ કે પુષ્ટિમાર્ગી અધિકારનો વિચાર છે એને એક તરફ રાખી અને કેવલ યુદ્ધ પ્રસંગમાં થયેલા સંવાદને જ લક્ષ્યમાં રાખીને જે એટલા પણ અર્થો થયા છે એ વ્યાખ્યાકારના ધ્યાનબાર છે એવું નથી પરંતુ જેનું નિરૂપણ અન્ય વ્યાખ્યાકારોએ નથી કર્યું એ એના જે ગૂઢ ભાવ છે અર્જુનના હૃદયના એને લક્ષ્યમાં લઈને આ વ્યાખ્યાકાર નિરૂપણ કરે છે એટલે પ્રચલિત અર્થોથી આપણું મગજ જો પૂરું ગ્રસિત હોય તો અમૃતરંગીણી કારની જે દ્રષ્ટિ છે એ આપણને થોડી ખેંચતાણ કરીને અર્થ કર્યો હોય એવી જણાય પરંતુ આ ભૂમિકાને આપણે જાણી હોય તો આપણને એમ લાગે કે અતિરંજિત નથી એવું આગળ પણ આ વિષયમાં નિરંતર ચાલ્યા કરશે એટલે વારંવાર હું એ વાત કહીશ નહીં પણ જે લોકો નિયમિત જોડાય છે અને સાંભળે છે એ લોકોને આ ધ્યાનમાં રહેવું જોઈએ અર્જુન અવવા છે સંન્યાસ સમિતિ અર્જુન આગળ કહી રહ્યા છે હે કૃષ્ણ કૃષ્ણ પદથી સદાનંદ આનંદિક દાન યોગ્ય જે સદાનંદ છે એટલે સદા આનંદ સ્વરૂપ છે અને જે કેવલ અને કેવલ આનંદનું જ દાન કરે તેવા છે કૃષ્ણપદની વ્યુત્પત્તિમાં કૃષિર્ભુવાચક શબ્દણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે એ ઉપનિષદ કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિમાં કૃષ્ણ એટલે સત અને જે ન છે એ નિવૃત્તિ એટલે આનંદ એટલે સદાનંદ સ્વરૂપ કૃષ્ણ છે એવું ત્યાં નિરૂપણ કરે છે અહીંયા પણ એ કૃષ્ણથી સંબોધન સંબોધિત કરી રહ્યા છે હે કૃષ્ણ કર્મણામ સંન્યાસમ કર્મણામ સંન્યાસમ સંન્યાસમ એટલે ત્યાગમ કર્મોનો ત્યાગ એ આપે કયો ક્યાં કયો ચોથા અધ્યાયમાં નમામ કર્માણી લિમ્પંતી નમે કર્મ ફલેશ પ્રહાર સ્થિતિમાં આમ યોગી જાનાથી કર્મભેર ન સમજ્યતે વગેરે ત્યાંથી કરીને કૃત્વાપી ન નિબધ્યતે ત્યાં સુધી તમે એ ત્યાગના સ્વરૂપનું નિરૂપણ કર્યું અત્યંતમ સંશસી એટલે એના વિષય જે નિરૂપણ કર્યું એના વિષયમાં સંશય થાય છે પુનઃ અને ફરી પાછું એ નિરૂપણ કર્યા પછી યોગમ આતિષ્ઠ એમ કહ્યું એટલે તું યોગનું અનુષ્ઠાન કર અનુસરણ કર તો યોગન ચ સંસતિ એટલે મનમાં યોગના વિષયમાં પણ સંશય થઈ જાય છે સંશય કઈ જાતનો કે એ તયો ઉભયોર મધ્યે આ જે બે છે સાંખ્ય અને યોગ એ બંનેની વચ્ચે કે બંનેમાંથી એકમ સુનિશ્ચિતમ ગુરુહી કોઈ પણ એક નક્કી કરીને સારી રીતે નિર્ધારિત કરીને આપ કહો ચ પુનઃ યોગંચ એમાં જે ચકાર છે એનો અર્થ કરી રહ્યા છે કે પુનઃ એતયોર ઉભયો સકાશાદ એકમ અન્ય યત શ્રેય શ્રેયોરૂપમ ભક્તિરૂપમ ભવે એટલે આ બંનેમાંથી જે જે કોઈ પણ એક શ્રેય રૂપ હોય શ્રેય તો મારું ભક્તિ જ છે તો જે ભક્તિરૂપ હોય તત મેં મમ ત્વદીયસ્ય સુનિશ્ચિતમ બ્રુહી સંશય રહિતમ બ્રુહી એટલે જેમાં મારું શ્રેય હોય જેનાથી મને ભક્તિ પ્રાપ્ત થાય એવું હોય એવું આપ મને કહો અને હું કોણ છું હું સ્વદીય છું તમારો છું અને ફરીથી આના પહેલા તમે કહ્યું એવી રીતે આ પણ કરી શકાય ને તે પણ કરી શકાય ને એમ બંને બંને વાતો એમ નહીં નક્કી કરીને નાખો જેમાં પછી મને ફરી પાછો સંશય પેદા ન થાય તાત્પર્ય છે કે સાંખ્ય અને યોગ આ બે શબ્દો જુદા જુદા હોવાને કારણે અને યોગનો મતલબ કર્મયોગ સાંખ્યનો મતલબ જ્ઞાન માર્ગ કે ત્યાગ માર્ગ આ બંનેને જ્યારે આપણે આવી રીતે વિચારીએ છીએ ત્યારે મનમાં બંને અત્યંત ભિન્ન છે એવી જાતની લાગણી થાય અને એ જાતની લાગણી હોય તો કર્મમાં ફરી પાછો ત્યાગ અને ત્યાગ હોવા છતાં પણ ફરી પાછું કોઈ પ્રકારે કર્મનું અનુષ્ઠાન આવી જ્યારે વાત આવે ત્યારે બે ભિન્ન માર્ગ છે એ જાતની લાગણી માં ફરી પાછું ડિસ્ટર્બન્સ થાય કે ખરેખર આ બે જુદા છે કે એક છે તો એ જાતની અહીંયા શંકા થવી રહી ગીતાના વ્યાખ્યાકારોમાં પણ આ વિષયમાં એવી માન્યતા છે કે ગીતાના અઢાર અધ્યાયો છે એને ત્રણ વાગે ભાગી દો તો છ છ ના ટુકડા થાય અને માર્ગ છે ત્રણ છે કર્મ જ્ઞાન અને ભક્તિ તો છ અધ્યાય કર્મના છ અધ્યાય જ્ઞાનના છ અધ્યાય ભક્તિના એમ સંખ્યાની દ્રષ્ટિથી સંગતિ બેસાડવા જતા છ છ અધ્યાયમાં આ વસ્તુ થઈ જાય તો એ રીતે પણ કર્મ ષટક જ્ઞાન ષટક ભક્તિ ષટક એ રીતે વ્યાખ્યાકારોએ આનું વિભાજન કરેલું છે આમ સારું લાગે આપણને એટલું મેથેમેટિકલ નિરૂપણ જો ભગવાને કર્યું હોય તો પણ જો થોડું પણ ધ્યાનથી જોવા જઈએ તો બધી જગ્યાએ ફરી પાછું બધું આપણને મળી રહે છે અને જ્ઞાન કર્મ ભક્તિથી ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ આમાં પ્રાપ્ત થાય છે જે માર્ગથી સ્વતંત્ર ભિન્ન કોઈ નવીન વસ્તુ હોય એટલે દરેક વખતે આ જાતનું મેથેમેટિકલ જે ડિવિઝન છે એ જે વિષય વસ્તુ છે એને બહુ ન્યાય આપે એવું સાબિત નથી થતું હોતું એ ખાલી ટાઈમ પાસ જેવું જ લાગતું પણ એક વાત એ ખાસ આમાં સંશય થવા પાછળની એ છે કે જો માર્ગ ભિન્ન છે તો એકબીજામાં એકબીજાના એલિમેન્ટ કેમ આવી જાય છે અને જો એકબીજામાં એકબીજાના એલિમેન્ટ છે તો પછી એને ભિન્ન કઈ દ્રષ્ટિથી કહેવામાં આવે છે એવી શંકા તો થઈ શકે ભગવાન એતત પ્રશ્નોત્તરમ આહ કૃપયા ભગવાન કૃપા કરીને અર્જુનને પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે સંન્યાસ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભ તયોસ્તુ કર્મસન્યાસાત કર્મયોગો વિશિષ્યતે ભગવાન કહી રહ્યા છે કે સંન્યાસ અને કર્મયોગ એ બંને નિશ્રેયસકારી છે એટલે મોક્ષ અપાવનારા છે તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્ય છે પણ એ બેમાં કર્મનો સંન્યાસ એટલે કર્મનો ત્યાગ કરવા કરતા કર્મયોગ એ ચડિયાતો છે વિશેષ છે વ્યાખ્યાકાર સમજાવી રહ્યા છે કે સંન્યાસ કર્મણામ ત્યાગ કર્મના ત્યાગ અને કર્મયોગ એટલે કર્માનુષ્ઠાનમ કર્મનું અનુષ્ઠાન કરવું એટલે સ્વર્ણ આશ્રમના નિત્ય નૈમિતિક કર્મોને કરવા હેતવ ઉભવ આ બંને નિશ્રેયસ કરવું મોક્ષાપાદક એટલે નિશ્રેયસ કરનારું એટલે મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે હેતયોરપી આ બંનેમાં પણ કર્મ સંન્યાસ સાથ કર્મનો ત્યાગ કરવા કરતા એટલે કેવલમ કર્મ ત્યાગાત કેવલ કાર્બનને છોડી દેવા એની તુલનામાં મદાજ્ઞયા ફલાનભિલાષેણ મદર્પણ ધ્યા કર્મયોગ કર્માનુષ્ઠાન વિશિષ્યતે ઉત્તમ કે કર્મને કેવલ છોડી દેવા એની તુલનામાં મારી આજ્ઞાથી ફલની અભિલાષા રાખ્યા વિના એ કર્મને અને એના ફલને મને અર્પણ કરવાની બુદ્ધિથી કર્મનું અનુષ્ઠાન કરવું એ ઉત્તમ છે એમ હું માનું છું આ રીતે ભગવાને અહીંયા અર્જુનની ઈચ્છા અનુસાર યજ શ્રેય એ તયોરેકમ આ બેમાં જે શ્રેયકારી છે એવું એક ઉત્તર તમે મને આપો તો એ ભગવાને અહીંયા ઉત્તર આપી દીધું અથ શ્રેયોરૂપ પ્રશ્નોત્તરમ આહ ઉપર જે કહ્યું કે જે શ્રેય છે એ મને કહો શ્રેય એનાથી કેવી રીતે પ્રાપ્ત થશે કેવલ કર્મના ત્યાગ કરતા કર્મયોગનું અનુષ્ઠાન ઉત્તમ છે હવે શ્રેયનું સ્વરૂપ શું એ હવે કહી રહ્યા છે સર્વત્યાગરૂપ જે શ્રેય છે તે જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી निर्द्वंदो हि महाबाहो सुखम बंधा प्रमुच्यते એટલે જે ક્યારે પણ કોઈનાથી દ્વેષ નથી કરતો કોઈની આકાંક્ષા નથી રાખતો બધા દ્વંદ્વથી જે રહિત છે એને તું નિત્ય સંન્યાસી જાણ અને આવો જે સંન્યાસી છે એ બધા જ બંધનોથી સહેલાઈથી મુક્ત થઈ જાય છે હવે આ પ્રચલિત અર્થ છે આનો સુખમ બંધાત પ્રમુચ્યતે વ્યાખ્યાકાર પોતે પોતાની શૈલીથી એક બીજું નિરૂપણ કરે છે ય સંન્યાસી સર્વત્યાગવાન સર્વમ ત્યક્વા એતયોરુભયોર મધ્યે નૈકમપી દ્વેષ્ટિ નચૈકમપી આકાંક્ષતી એટલે જે સંન્યાસી છે બધું જ એને ત્યાગી દીધું છે અને એ ચેતયોર ઉભયોર મધ્યે એટલે સાંખ્ય અને યોગ આ બેમાંથી કોઈના પણ ઉપર ન તો વધારે એને ઉત્તમ કહી રહ્યો છે કે ન બેમાંથી કોઈની પણ નિંદા કરી રહ્યો છે એટલે સાંખ્યના પ્રતિ સાંખ્યવાદી થઈ જાય કે યોગવાદી થઈ જાય એવું પણ નથી કે સાંખ્યનું અનુષ્ઠાન કરતા યોગનો દ્વેષ કરનારો થઈ જાય એવું પણ નથી આ એક જાતનો કટાક્ષ છે માયાવાદીઓ ઉપર અને મીમાંસકો ઉપર કેમ કે માયાવાદી જ્ઞાન માર્ગીઓ છે શંકરાચાર્યજીના મતાનુયાયીઓ અને એમનો જ્ઞાનનો મતલબ નૈષ્કર્મ્ય કર્મ રહિત થવું કેમ કે કર્મ છે એ એમની દૃષ્ટિમાં મનુષ્યને બંધનમાં નાખનારું છે એટલે કર્મરહિત થવું એ એમની દૃષ્ટિમાં બહુ જરૂરી છે મોક્ષના પ્રાપ્તિ માટે તો એ લોકોએ નૈષ્કર્મ્ય સિદ્ધિ એને સૌથી મોટું સાધના માની છે બીજી તરફ કર્મવાદી જે છે મીમાંસકો એ લોકો જે પણ ઉપનિષદ જ્ઞાન છે બ્રહ્મજ્ઞાન છે કે ત્યાગ છે એ બધા વસ્તુઓના માટે એમની દ્રષ્ટિ એવી છે કે જે લોકો લુલા લંગડા આંધળા ગુંગા પહેરા એવા લોકો છે વિકલાંગ આજની ટર્મિનોલોજીમાં દિવ્યાંગ કે જે લોકો કર્મ કરી નથી શકતા એમના માટે શાસ્ત્રે આવી બધી ઉપાસના અને જ્ઞાન ને આવી બધી વાતો કહી છે મુખ્ય તો શાસ્ત્રનો આશય કર્મમાં જ છે તો એમને કર્મ મીમાંસા કરતા કરતા કર્મ ઉપર એટલો બધો રાગ થઈ ગયો કે ત્યાગ કે સંન્યાસ કે જ્ઞાનના દ્વેષી થઈ ગયા એટલે એમણે એ રીતે નિરૂપણ કર્યું કે વેદમાં એમ કહ્યું છે કે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહિયાત વેદની આજ્ઞા છે જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કરે તો એ આજ્ઞા કરનારા વેદનો નૈષ્કર્મ્યમાં અભિપ્રાય હોય જ કેવી રીતે શકે એમને કોઈ પૂછ્યું કે તો પછી શાસ્ત્રમાં સંન્યાસનું પણ તો નિરૂપણ છે એક આશ્રમના રૂપમાં જેમાં આ યજ્ઞાદિનો ત્યાગ થાય છે એનું શું તો એનું સમાધાન એમણે એમ કહ્યું કે સંન્યાસ તો ત્યારે લેવાનો હોય કે જ્યારે કંઈ કરવા જાય માણસ રહી ન જાય નકામો થઈ જાય ત્યારે લેવાનો છે એટલે એ સંન્યાસ ધર્મ છે કે જે લોકો વિકલાંગ છે લંગડા લુડા બેરા ગુટા રોગી એ લોકો માટે શાસ્ત્રે સંન્યાસ કર્યો હવે એમનાથી બીજું કંઈ થાય નહીં તો એમનો ટાઈમ પાસ કેમ કરવો તો એમના માટે ઉપાસના બતાવી દીધી આવી જાતની બધી જ્ઞાનની વાતો સમજાવી દીધી જપ બતાવી દીધા એ જાતનો એમનો દૃષ્ટિકોણ છે એટલે એમણે એક આ સૂત્ર એનું બનાવ્યું કે શાસ્ત્રના જે પણ વચનો છે એની વ્યાખ્યા કઈ રીતે કરવી તો એક માર્ગદર્શક સૂત્ર કાતર લઈને એને બેઠા છે એવી રીતે કે આમના યથી ક્રિયાર્થત્વાદ આનર્થક્યમ અતદર્થાનામ સકલ વેદ છે એ કર્મનું નિરૂપણ કરવા માટે છે એટલે વેદમાં એવી કોઈ વાત જો આપણને જણાતી હોય કે જે જેનો અભિપ્રાય કર્મમાં ન હોય એ વ્યર્થ છે એને અર્થવાદ માની લો છે જાતની પદ્ધતિથી એમણે વેદના વચનોની વ્યાખ્યા કરી તો અહીંયા વ્યાખ્યાકાર એના ઉપર કટાક્ષ કરી રહ્યા છે કે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી નિત્યમ જ્ઞેયો જ્ઞાતુમ યોગ્ય હા એટલે વેદમાં જે માત્ર પુષ્ટિપુરા ગ્રંથમાં બધા માર્ગોને પ્રમાણ સૂત્ર વગેરેથી બતાડ્યા ને એ રીતે પ્રૂવ કર્યું કે શાસ્ત્રમાં બધા માર્ગ વેલ ડિફાઇન્ડ વેલ સેટલ છે મતલબ ઓર્ગેનાઇઝ છે મર્યાદા માર્ગ હોય ભક્તિ માર્ગ હોય કે કોઈ પણ માર્ગ હોય તો પછી આ લોકોને કેમ એવી ગેરસમજ થઈ ગઈ મતલબ આટલું જેવી રીતે મહાપ્રભુજી એટલા બધા પ્રમાણો ગીતાજીના વચનોથી કે શાસ્ત્રથી આપ્યા છે કે અલગ અલગ સૂત્રો ભક્તિ માર્ગ માટે અલગ છે જ્ઞાન માર્ગ માટે અલગ છે કે મર્યાદા માર્ગીઓ માટે અલગ છે એટલી સારી રીતે શાસ્ત્રમાં પહેલાથી જ આ રીતે બધું ડિવાઈડ કરેલું હોય જે રીતે પુરાણોમાં પણ એ રીતે અલગ અલગ પ્રકાર છે તો પછી આ જાતની શંકા એ લોકોને કેમ થઈ કે આ બધું ટાઈમપાસ કરવા માટે બનાવી કાઢેલું છે એવું છે કે જેમ આપણે શાકભાજી ખાઈએ ભોજન કરીએ અને પશુ પણ ખાય એ જ વસ્તુ જે ત્રણ ભક્ષી છે તે ખેતરમાં કશું ઘૂસી જાય તો ફલ બીજ ફૂલ પાંદડા ડાળી શીખે આખું વૃક્ષ ખાઈ જાય આપણે જ્યારે એ વસ્તુને ખાવા માટે જઈએ ત્યારે એમાંથી દાણા અલગ કરી દઈએ પછી એ સુકાય કે કાચા હોય તો એને બાફીએ છિલકા એના ઉતારીએ પીસીએ પછી શેકીએ કે તળીએ પછી આપણે એને ખાઈએ આપણી ખાવાની પદ્ધતિ જ એ દ્રષ્ટિથી કે કોઈ વસ્તુ આવતાની સાથે એના છિલકા સાથે આપણો દ્વેષ ભાવ રૂઢ છે એવી કેરી આંબો કે પપૈયું આપણે લઈએ તો પહેલા એના છિલકા ઉતારી દો અંદરથી એના બીજ કાઢી દો આમના એ સિક્રિયા તત્વ આનર્થ અતદર્થ આનર્થ આનો જે ઘર છે ઘર સિવાયની જેટલી વસ્તુ છે એ અખાદ્ય છે એવો એક કાર્ડિનલ પ્રિન્સિપલ આપણે સેટ કરી રાખ્યો છે આ તો ન જ ખવાય એમ કેરી હોય પશુઓને ગાયને આપણે ખવડાવીએ તો મોટે ભાગે રસ કાઢ્યા પછી છિલકા અને ગોટલા આપણે એમને આપી દેતા હોય ગાય બહુ આરામથી સ્વાદથી છિલકા ગોટલા બધું ખાઈ જાય પછી ફરી પાછું વાગોડે ત્યારે ગોટલીને છેલ્લે છેલ્લે સુધીનો એનો રસ ચૂસીને અને પછી ગોટલા ગોટલા બહાર ફેંકે પણ એવી ગાયો જે ગામની રખડતી રજડતી હોય કે વગડાની હોય કે જેમને એવું પણ ખાવાનું ન મળતું હોય તો એ તો એને પણ ચબાવીને ખાઈ જાય તો એક મેથડ છે જે મેથડને પકડીને તમે ચાલો તો એ રીતે એની વ્યાખ્યા તો કરી જ શકો એ યોગ્ય હોવું કે અયોગ્ય હોવું એ તો ચર્ચાનો વિષય બને પશુના દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો કદાચ મૂળિયા ન ચાવી શકે પશુ તો છોડી દે બાકી કોઈ પણ ઘાસ છે એટલે બાજરી છે કે મકાઈ છે કે જુવાર છે એને તો એનો પૂરેપૂરું આખું આહાર પોતે બનાવી લે આપણા એ સામર્થ્ય નથી કે આપણે એટલું કરી શકીએ એ માંસભક્ષી જે પશુઓ છે કે પ્રાણીઓ છે એ લોકોની અંદર પણ એ દ્રષ્ટિ છે અમુક આખે આખા એને જે મજગર વગેરે છે કે મગરમચ્છ છે મોટા વેલ માછલી જેવું છે આખે આખું જ એને ગળી જાય એમાં ચામડી વાળ કે હાડકા કે એનો પછી વિવેક ન કરે અમુક પક્ષીઓ છે એ જે પોતે ગ્રહણ કરી શકે એટલું લે બાકીનું છોડી દે જે લોકો જેને છોડેલું છે એમાં હાડકા નોર્મલી જંગલના પશુઓ ઓછી ખાતા હોય પણ ગીધ જેવા પક્ષીઓ છે એ તો એને પણ નથી છોડતા એમના કુદરતે પણ એમના શરીરની અંદર એવા તેજાબ પેટમાં એમના સ્તરે સ્ત્રાવ થાય છે કે એ હાડકાને પણ પચાવી દે તો આપણી દૃષ્ટિથી જે વસ્તુ આમાં નિરુપયોગી છે એ કોઈકના માટે ઉપયોગી છે તો કર્મવાદીઓએ દ્રષ્ટિ બાંધી લીધી કર્મમાં જ શાસ્ત્રનો તાત્પર્ય છે તો એમણે એવી સિસ્ટમ વૈચારિક બનાવી લીધી કે જેનાથી કર્મ સિવાયનું બધું નિરુપયોગી અથવા તો કર્મને સહાયક હોય એટલા જ અર્થમાં એની ઉપયોગીતા એમણે સિદ્ધ કરી એટલે શાસ્ત્ર વચન છે એ કારણે એનો તિરસ્કાર તો ન થઈ શકે પણ એને એમણે અર્થવાદના રૂપમાં એક પ્લેસમેન્ટ આપી દીધી કે આ વસ્તુને અહીંયા અર્થવાદ સમજવાનું મોરોલેસ જ્ઞાનવાદી અને ભક્તિવાદી છે એ લોકોએ પણ એવું કર્યું છે ભક્તિવાદીઓએ જ્ઞાન કર્મને અભિરાય ચડાવ્યા છે જ્ઞાનવાદીઓ છે એમણે કર્મ ભક્તિને સવેરાઈએ ચડાવ્યા છે હવે એને તમે સબસાઇડ કરો એ સબડ્યુ કરો અને પોતાનો જે માર્ગનો દ્રષ્ટિકોણ છે એને ગ્લોરીફાઈ કરો તમે થોડી સોફિસ્ટિકેટેડ વેમાં આ કરી રહ્યા છો બાકી મૂળ વાત તો એ જ છે તમારી દૃષ્ટિમાં તો ખેર એટલે જે આ બંનેના અંદર કોઈ એવો રાગદ્વેષનો ભાવ નથી રાખી રહ્યો સનિત્યમ જ્ઞેયો જ્ઞાતુમ યોગ્ય એ સદાય જાણવા યોગ્ય છે મદીયત્વે નૈતિ શેષ એટલે આવો જે વ્યક્તિ છે એ ભગવદીય છે એમ સમજવું જોઈએ આમાં મહાબાહો એટલા માટે કહ્યું છે કે એનાથી સર્વકરણ સમર્થ બધું કરવામાં એ સમર્થ છે એવું ભાવ ધ્વનિત કરવા માટે એ નિશ્ચય માટે છે નિર્દ્વંદ્વ એટલે કર્મ સંન્યાસ યોગયો મદાજ્ઞાતિરેકેણ ભિન્ન જ્ઞાન રહિતો જે નિર્દ્વંદ્વ છે એટલે જે ભેદ દ્રષ્ટિ રહિત છે એનો મતલબ એ છે કે કર્મ અને કર્મયોગ અને સંન્યાસ યોગ છે એ ભગવાનની જ આજ્ઞા હોવાને કારણે એમાં ભિન્ન જ્ઞાન એટલે ભેદ જ્ઞાન જેને નથી આવો જે છે એ બંધાત એટલે તત્ફલ જાત આનાથી પેદા થતા ફલથી સુખમ તે ખૂબ સહેલાઈથી મુક્ત થઈ જાય છે આ મોક્ષ નું સ્વરૂપ શું કે મોક્ષે પ્રકર્ષ કરણે અહમ પ્રસન્નો ભવામી તે ભાવના આ ની અંદર પણ જે પ્રકર્ષ વિશેષતા એ છે કે મારી આજ્ઞાનું પાલન કરવાથી હું પ્રસન્ન થઈશ એ એની અંદર વિશેષ વાત છે એટલે આ જ્ઞાન અને જ્ઞાનયોગ કે સંન્યાસ યોગ અથવા તો કર્મયોગ એ બંને ભગવદ આજ્ઞારૂપ હોવાને કારણે એની અંદર ભેદ નથી જે જોઈ રહ્યો એ બંધનથી બહુ સરળતાથી મુક્ત થઈ જાય છે તેના સામે ઉભયો હેયોપાદેય જ્ઞાનીનો મત્સ્વરૂપાદ ભિન્ન જ્ઞાનીનશ્ચ મૂર્ખા આ બંનેમાં એક હાનિકારક છે એક લાભકારક છે એ જ આપનું જેમને સમજ છે અને જે આ બંનેને સાંખી યોગને મારા સ્વરૂપથી ભિન્ન જાણે છે એ મૂર્ખાઓ છે એમ હવે આગળ ભગવાન કહી રહ્યા છે સાંખ્ય યોગૌ પૃથક બાલા પ્રવદંતી ન एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते खलम् સાંખ્યયોગો સાંખ્ય અને યોગ એ પૃથક છે જુદા જુદા છે એવું બાલાહા પ્રવદંતી એટલે કમ બુદ્ધિમતા વાળા છે એ લોકો આવો પ્રલાપ કરે છે પંડિતાહ ન એ જ્ઞાનીઓ આવું નથી કહેતા एकमप्यास्थित सम्यक ઉભયોર્વિંદસે ફલમ એકનું પણ સારી રીતે પાલન કરવાથી બંનેનું ફલ પ્રાપ્ત થઈ જાય છે એ હવે કહી રહ્યા છે કે સાંખ્ય યોગૌ પૃથક ભિન્નતયા અનુષ્ઠેય અનનુષ્ઠેયત્વેન મતૌ इति बालाः मूर्खाः प्रवदन्ति એટલે સાંખ્ય અને યોગ જે છે એ જુદા છે અને અનુષ્ઠેય અનનુષ્ઠેયત્વેના એટલે કોઈ એક અનુષ્ઠેય છે કોઈ બીજું અનનુષ્ઠેય છે સામાન્ય રીતે જ્ઞાનવાદીઓ એમ કહે છે કે કર્મ ત્યાજ્ય છે એટલે કર્મ અનુષ્ઠેય છે જ્ઞાન એટલે જ્ઞાન અનુષ્ઠેય છે કર્મ અનનુષ્ઠેય છે એવું જે લોકો માને છે એ બાલા છે બાલાનો મતલબ મૂર્ખા એ મૂર્ખો આવું કહે છે ન પંડિતા જ્ઞાની ન જ્ઞાની લોકો આવું નથી કહેતા એનું કારણ શું તો એ સમજાવી રહ્યા છે કે અત્રાયમ ભાવ અહીંયા આશય છે સાંખ્યયોગૌ મતકુંડલાત્મકૌ સાંખ્યને યોગ છે એ મારા કુંડલ સ્વરૂપ છે સ્કંદમાં પ્રભુના સ્વરૂપનું નિરૂપણ જ્યાં છે ત્યાં પ્રભુના કુંડલના રૂપમાં સાંખ્ય સાંખ્યયોગને જણાવ્યા છે તત્ર હેયોપાદેય જ્ઞાનમ આજે ભગવાનના કુંડલ સ્વરૂપ જે સાંખ્ય યોગ છે એની અંદર એકમાં ધ્યેય બુદ્ધિ એકમાં ઉપાદેયતા બુદ્ધિ એ તો મતકુંડલયોર મદાત્મકત્વાદ ભિન્ન જ્ઞાન ચ અજ્ઞાનમ એવ ઇતિ ભાવ મારા કુંડલ તો મદાત્મક છે એટલે ભગવત સ્વરૂપ જ છે એમાં આ જાતનો ભેદ જ્ઞાન એ તો અજ્ઞાન જ કહેવાય યતસ્તથા જ્ઞાનમ अज्ञानम अतः सम्यक आस्थितो मत्स्वरूप परो मदाज्ञया कुर्वन् उभयोरपि एकम फलम मत्प्रसाद रूपम વિંદતે પ્રાપ્નોતી અને કેમ કે આવું જે ભેદ જ્ઞાન એ અજ્ઞાન છે તેથી જે સારી રીતે આનું આચરણ કરે છે મત પરો એટલે મારા સ્વરૂપમાં જે પરાયણ છે પ્રભુ પરાયણ છે અને પ્રભુની આજ્ઞાના પાલનના રૂપમાં જે કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે છે એને બંનેનું ફલ પ્રાપ્ત થાય છે અને બંનેના ફલનો મતલબ મત પ્રસાદ પ્રભુની પ્રસન્નતા તો આ રીતે સાંખ્ય યોગની વચ્ચે કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ એનું નિરૂપણ અહીંયા સમજાવ્યું અને બંને જુદા હોવા છતાં પણ ફલદ્રષ્ટિથી એક જ છે એ કરી આ પરિસ્થિતિ બંને જે પણ સાંખ્યિકી કરે કે યોગથી કરે ફલ એક જ મળે છે પણ આમાં સૌથી પહેલી કે જે આ બંનેને અલગ માને છે મૂર્ખ છે અંદર તો મતલબ માર્ગ તો અલગ જ છે ને હવે કોઈ વ્યક્તિ ત્યાગ ના કરી શકતો હોય તો એ તો યોગ જ એને ચૂઝ કરવું પડે મૂર્ખ જેવું કેમ થયું એટલે એને અમુક તાત્પર્યમાં આ વાતને લીધી છે જે લોકો એને અત્યંત ભિન્ન માને છે અને જે લોકો સાંખ્યવાદી કે યોગવાદી બનીને જે અત્યારે આપણે લાંબી ચર્ચા કરી ને તે મીમાંસકોએ જ્ઞાનને અર્થવાદ કહીને એની હજેથી ઉડાડી દીધી આખે આખું જ્ઞાન કાંડ છે હંબક છે ટાઈમપાસ છે એમ કહી દીધું કે જ્ઞાનવાદીઓએ આખે આખા કર્મકાંડને એમને એમ અભેરાઈએ ચડાવ્યું એ તો મૂર્ખ જ છે ને એમ તો એક ફલત્વમેવ વિવેચયતી યત સાંખ્ય ઉપર કહ્યું કે કોઈ પણ એકનું સારી રીતે અનુષ્ઠાન કરવામાં આવે તો બંનેથી પ્રાપ્ત થતું ફલ એકને પણ પ્રાપ્ત થાય છે તો એ એક ફલ કેવી રીતે છે એ સમજાવી રહ્યા છે યત સાંખ્ય પ્રાપ્ય તે સ્થાનમ તદ યોગૈરપી ગમ્ય છે એકન સાંખ્યંચ યોગંચ યહ પશ્યતિ તપશ્યતિ જે સ્થાન સાંખ્યથી પ્રાપ્ત થાય છે તે યોગથી પણ પ્રાપ્ત થાય છે તેથી સાંખ્ય અને યોગને જે એક જુએ છે એ જ ખરેખર જુએ છે યસ્થાનમ મત સામીપ્યમ આપણે ઉપર જોયું તે પ્રમાણે સાંખ્ય યોગ છે પ્રભુના કુંડલ સ્વરૂપ છે અને એ રીતે જે જે પણ માર્ગનું અનુસરણ કરે છે તો એને એ ફલ પ્રાપ્ત થાય છે તો એ ફલના રૂપમાં શું પ્રાપ્ત થયું પ્રભુનું સામીપ્ય तो यथ स्थानम સાંખ્ય પ્રાપ્ત તે જે સ્થાન સાંખ્ય દ્વારા પ્રાપ્ત થાય છે એટલે પ્રભુનું સામીપ્ય તત્સ્થાનમ યોગૈરપી એ જ સ્થાન છે યોગનું અનુષ્ઠાન કરનારાને યોગ દ્વારા પ્રાપ્ત થાય છે તથા ચ એમ ભાવ એનો આશય છે કે ઉભયો કુંડલ રૂપત્વાત બંને જે છે સાંખ્ય અને યોગ એ કુંડલ સ્વરૂપ હોવાને કારણે યથાસ્થિત સ્વરૂપ જ્ઞાને ન બંને પ્રભુના જ કુંડલ સ્વરૂપ છે એ પ્રકારના જે જ્ઞાન છે એનાથી ઉભય નિષ્ઠા નામ હતી જેની બંનેમાં નિષ્ઠા છે એટલે યોગ માર્ગીની યોગમાં સાંખ્ય માર્ગીની સાંખ્યમાં એમને ફલ શું મળશે ભગવાન મુખ સામીપ્યમેવ ભવિષ્યથી એમને પ્રભુના મુખનું સામીપ્યરૂપ ફલ પ્રાપ્ત થશે યતસ્તયો એકમેવ સ્થાનમ કેમ કે બંનેનું સ્થાન તો એક જ છે પ્રભુનું મુખ અતો ય સાંખ્યમ યોગંચ એકમ કુંડલાત્મકમ પશ્યતિ સ મામ પશ્યતિ એટલે જે સાંખ્ય અને યોગને એક રૂપ એટલે પ્રભુના કુંડલ સ્વરૂપ જાણે છે એ ખરેખર મામ પશ્યતિ મને જુએ છે સ્વરૂપ સ્થિતિનો મતલબ આ કેવલ સાંખ્ય અને કેવલ યોગનું ફલ નથી ભક્તિ સહિત છે તેનું આ ફલ છે એમ સમજવું જોઈએ એટલે એટલે કુંડલ સ્વરૂપ થાય છે ને ननु उभयोः एकफलकत्वे ઉભયરૂપતા કેમ હવે કહે છે કે તમે આ વાત તો એવી કરી દીધી કે બંનેનું એક ફલ છે તે છતાં પણ જુદા છે એ વાત કેમ સમજવી બંનેનું ફલ જો એક છે તો બંનેને એક જ કહેવું જોઈએ એને કેમ કેમ અલગ કેમ કહી દીધા છે તો એની આશંકાનું હવે નિરાકરણ કરે છે કે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગત યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિ ગચ્છતી મહાબાહો અયોગતઃ સંન્યાસસ્તુ દુઃખમ આપતું શક્ય એટલે યોગ રહિત કેવલ જે સંન્યાસ છે એ તો બહુ કષ્ટથી સાધ્ય છે પણ જે યોગયુક્ત મુનિ છે એ તો બહુ ઝડપથી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે એ વાત કહી રહ્યા છે કે ફલની દ્રષ્ટિથી સામ્ય છે પરંતુ સાધનામાં એકમાં કઠિનતા છે એકમાં સરળતા છે હે મહાબાહો સંન્યાસસ્તુ અયોગત આપતું દુઃખમ દુઃખરૂપમ અત્યશક્યમ સંન્યાસ જે છે એ અયોગત એટલે યોગમ વિના યોગની સહાયતા વિના કેવલ સંન્યાસ કે ત્યાગ છે એનાથી તો પ્રાપ્ત થવું એ બહુ દુઃખરૂપ છે અત્યશક્યમ ખૂબ જ અશક્ય છે કેમ હવે અહીંયા ફરીથી અમૃત કારને એકદમથી પુષ્ટિનો આવેશ થઈ ગયો છે કે સંન્યાસસ્ય સાંખ્યાત્મકસ્ય જે સાંખ્યરૂપ સંન્યાસ છે એ શું છે વિપ્રયોગ રૂપત્વા એ તો વિયોગનો અનુભવ છે અને યોગસ્ય સંયોગાત્મકત્વા યોગ જે છે તો જાણે કે સંયોગ છે ભગવાન સાથે એમાં વિપ્રયોગસ્ય સંયોગ પૂર્વત્વાત યોગમ વિના ન તત્સિદ્ધિ સ્યાત વિપ્રયોગ તો ત્યારે અનુભવાય કે જ્યારે પહેલા સંયોગ થયો હોય વિના સંયોગે તો વિપ્રયોગનો અનુભવ સંભવ નથી એટલે યોગમ વિના ન તત્સિદ્ધિ યોગ વિના સંયોગ વિના વિપ્રયોગની સિદ્ધિ થઈ નથી શકતી અત ઉભય રૂપત્વેન કથનમ ઇત્યર્થ એ કારણે અહીંયા આ બંનેને જુદા પણ થયા છે જેમ સંયોગ અને વિપ્રયોગ તો વિના એ વિપ્રયોગ સંભવ નથી પણ સંયોગમાં જેમ ભગવાન એક જ ફલ છે વિપ્રયોગમાં ભગવાન જ એક ફલ છે એમ ફલદૃષ્ટિથી ત્યાં પણ સામ્ય છે કિંચ ભગવતો રસરૂપત્વાદ ભગવાન છે રસ સ્વરૂપ છે રસસ્ય છે દ્વિરૂપત્વા અને રસ હોય છે દ્વિરૂપ હોય છે એકરૂપત્વેન અકથને અપૂર્ણ એવ સસ્યાદિત્યર્થ જો એને એકરૂપથી કહેવામાં ના આવે તો એની અપૂર્ણતા થઈ જશે એ રીતે અહીંયા પણ સમજવાનું એટલે યત સંયોગમ વિના ન દ્વિતીય સિદ્ધિ અતો યોગયુક્ત સંયોગના વિના વિપ્રયોગની સિદ્ધિ થઈ નથી શકતી તેવી રીતે યોગ વગર કેવલ જે સંન્યાસ છે ત્યાગ છે એ પણ ફલદાયી નથી થઈ શકતો તેથી યોગયુક્ત થઈને એટલે સંયોગવાળો થઈને મુનિ વિપ્રયોગે મૌનૈક શરણો ભૂતવા વિપ્રયોગમાં કેવલ મૌન ધારણ કરીને અચિરેણ શીઘ્રમેવ ખૂબ જ જલ્દીથી બ્રહ્મ અધિગચ્છતિ એટલે સર્વલીલા વ્યાપકમ અધિગચ્છતિ એ જેની લીલા સર્વત્ર વ્યાપ્ત છે તેવા બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે અહીંયા મૂળ આશંકા એ હતી કે ફલ એક છે તો ઉભય રૂપતા કેવી રીતે એનું સમાધાન અહીંયા એ આપ્યું કે ફલ એક હોવા છતાં પણ યોગ વિના સંન્યાસ લંગડો છે એટલે યોગ સાધી અને જો સંન્યાસની સાધના કરવામાં આવે તો તો ફલ પ્રાપ્ત થાય પરંતુ વિના યોગે કેવલ સંન્યાસથી ફલની પ્રાપ્તિ છે બહુ કષ્ટથી છે લગભગ અશક્ય જેવી છે તેના સામે કેમ જેમ બાલબોધમાં આપણે જોયું તે પ્રમાણે સાંખ્યમાં બાહ્ય ત્યાગ છે યોગમાં આંતર ત્યાગ છે આંતર ત્યાગની મહત્તા તો રહેવાની જ છે એટલે આંતર દ્રઢતા અગર હોય તો વિષયોની વચ્ચે રહેવા છતાં પણ એનાથી વિચલિત ન થાય અને તેના સામે આગળ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું એ આપણે જોયું કે કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસાત જે બાહ્ય તો ત્યાગ કરી બેસે આંતર સ્મરણ એનું ના છૂટી શકે તો ફરી પાછી સંસાર શક્તિ તો રહેવાની જ છે એટલે બાહ્ય ત્યાગ કેવલ કરે યોગને સાધ્યા વિના તો ફલની સિદ્ધિમાં વિલંબ છે અને બાહ્ય ત્યાગ કદાચ ન પણ થયો પરંતુ આંતર ત્યાગ રાખી અને એ જો મૌન ધારણ કરીને એટલે સંયમ રાખીને રહે તો ફલની સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થાય એમ બે માર્ગની અંદર આટલો અંતર પણ છે એક જ જાતના ફલની પ્રાપ્તિ થતી હોવા છતાં પણ એટલે એને ઉભય રૂપતા પણ છે પણ એટલે સંન્યાસની સાધનામાં અષ્ટાંગ યોગના જેટલા પ્રકારો છે એવું માનવાનું મતલબ જેટલા પણ ધર્મો એ તો ખરું ને એક અલગ સિસ્ટમ અચ્છા ત્યાગ કરી શકતા હોય એ લોકો ત્યાગ યોગ માર્ગ હોય આજે સમય થયો છે આ સંબંધમાં આગળ પ્રશ્ન વગેરે તો કાલે લઈશું આગળ પણ